नमो वज्रायाणं नमो लोये सवसाहुणम् ऐसो पञ्चनमुक्कारो सौवपावप्पणासनो मङ्गलाणं च संवेशीम् पद्मं हवै मङ्गलम् ॐ नमो भगवते वासुदेवाय ॐ नमः शिवाय जय सच्चिदानन्द જય સચિદાનંદ સંચયનમાં પદ નંબર એકસો વીસ વળતરની ઈચ્છા વિના લૂંટાવે મોક્ષ જલક્ષ્મી વળતરની ઈચ્છા વિના लुटावे मोक्ष ओ, ओहो हो करुणा सागर वैज्ञानिक स्वप्नदर्शि करुणा सागर वैज्ञानिक स्वप्नदर्शी वस्तुत्वे स्वगुणधारी દેહાતીત સજીવન મૂર્તિ વસ્તુ ત્વે સ્વગુણધારી દેહાતીત સજીવન મૂર્તિ સંપૂર્ણ કેવળ વર્તક વર્તાવે કારણ ગુપ્તિ સંપૂર્ણ કેવળ વર્તક વર્તાવે કારણ ગુપ્તિ વળતરની ઈચ્છા વિના લૂટાવે મોક્ષજ લક્ષ્મી વળતરની ઈચ્છા વિના લૂટાવે મોક્ષજ લક્ષ્મી ઓહો કરુણા સાગર वैज्ञानिक स्वप्नदर्शी ओहो करुणासागर वैज्ञानिक स्वप्नदर्शी महिली समृद्धिदर्शक आध्यात्मिक आत्मलक्षी महिली समृद्धिदर्शक आध्यात्मिक आत्मलक्षी परमार्थे शक्तिवर्धक निष्कामी ज्ञानमहर्षि परमार्थे शक्तिवर्धक निष्कामी ज्ञानमहर्षि दादाने ओळखवाने कपशे अन्त અંતરની દ્રષ્ટિ નાદાને ઓળખવાને કપશે અંતરની દ્રષ્ટિ નિશબ્દે અનુભવ ગમ્ય असंयत मुनि संन्यस्ति निशब्दे अनुभवगम्य संयत् निशब्दे अनुभवगम्या असंयत निशब्दे अनुभवगम्या असयत् परमार्थे सत्सङ्गदेता પોતાની સિદ્ધિ ખર્ચી પરમાર્થે સત્સંગ દેતા પોતાની સિદ્ધિ ખર્ચી જગહી તે ગાળી કાયા જોતાના ઠંડી ગરમી જગહી તે ગાળી કાયા જોતાના ઠંડી ગરમી જીવીને દાખલો દીધો સર્વાંગે ધર્મી મરમી જીવીને દાખલો દીધો સર્વાંગે ધર્મી મરમી સત કેવળ નિશ્ચય વર્તી व्यवहारे पूर्णादर्शी सत केवल निश्चयवर्ती વ્યવહારે પૂર્ણાદર્શી દાદાની દૈનિક ચર્યા વાતો સૌ ખુલ્લમ ખુલ્લી દાદાની દૈનિક ચર્યા વાતો સૌ ખુલ્લમ ખુલ્લી પાડાને વેદ ભણાવ્યા લઘુતમથી ગુરુતમ ગુણી પાડાને વેદ ભણાવ્યા લઘુતમથી ગુરુતમ ગુણી સ્વસ્તિ કી એક જ સેવ્ય અઘટ પ્રેમી સંપૂર્ણી સ્વસ્તિ કી એક જ સેવ્ય અઘટ પ્રેમી સંપૂર્ણી નિર્ભેળી માતૃવત્સલ તે ચરણે ઝુકતા મુક્તિ નિર્ભેળી માતૃવત્સલ તે ચરણે ઝુકતા મુક્તિ નિર્ભેળી માતૃવત્સલ તે ચરણે ઝુકતા મુક્તિ નિર્ભેળી માતૃવત્સલ તે ચરણે ઝુકતા મુક્તિ વળતરની ઈચ્છા વિના લૂંટાવે મોક્ષ જ લક્ષ્મી વળતરની ઈચ્છા વિના લૂંટાવે મોક્ષ જ લક્ષ્મી ઓહો કરુણા સાગર वैज्ञानिकस्वप्नदर्शी ओहो करुणासागर वैज्ञानिकस्वप्नदर्शी ते चरणे झुकता मुक्ति ते चरणे झुकता मुक्ति जय सच्चिदानंद जय सच्चिदानंद હવે આપણે આ જ્ઞાની પુરુષની શું અંતરદશા છે એમણે આ પદમાં બધું લખ્યું છે એટલે આપણે સહેજ એમની મેળ વાત કરીશું કારણ કે આપણે જે કંઈ પણ પામ્યા છીએ અને આપણો જે મુક્તિનો માર્ગ જે આપણા માટે ખુલ્લો થયો આપણા સ્વરૂપને પામ્યા એમાં આટલા અવતારો ભટક્યા એની વાત જવા દો પણ આપણે જન્મ્યા તે સમજણ આવી ત્યાં દૂષિત આ દિન સુધીમાં કોઈએ આપણી જવાબદારી લીધી નથી એ આપણે જાતે સમજવું પડશે કે કોઈએ આપણને બધાએ મદદ કરી હશે કોઈએ પણ આપણી જવાબદારી કોઈએ નથી લીધી જ્યારે જ્ઞાની પુરુષ એક એવા સમર્થ છે જેમણે આપણો કોઈ પણ પ્રકારનો માલ એટલે કે આપણી પ્રકૃતિને આપણી જાતિને આપણા સ્વભાવોને આપણી આદતોને કોઈને પણ ધ્યાનમાં લીધું નથી અને આપણને આપણે પોતાનું આત્મ સ્વરૂપ આપણને આપ્યું છે એટલે આપણને જો કૃપાળુદેવ દેવ હું આ દાદા ભગવાન પાસે જે સાંભળ્યું તે કહું છું દાદા ભગવાન અને આ જે પ્રગટ જ્ઞાની પુરુષમાં દેહથી આપણને ભેદ દેખાય છે એ તો બુદ્ધિનો સબ્જેક્ટ છે કેવો છે અને એ તો હોય જ કારણ કે અવસ્થા હંમેશા જુદી જુદી જ હોય જેમ ચોવીસ તીર્થંકર ભગવાન તો પણ બધા જુદા જ હતા શું હતા પણ મૂળ વાત સિદ્ધાંત અને પોતાનું આત્મ સ્વરૂપ જો એ આપણને એમ કહેતા હોય કે દરેકમાં દાદા ભગવાન છે તો આપણને એમનામાં દાદાના દર્શન થવા જોઈએ પણ જ્યાં સુધી અવસ્થા સ્વરૂપ દાદા ભગવાન ખોટા નથી પરંતુ આ જ દાદા છે એ જ્યાં સુધી આપણે ત્યાં અટકેલા હઈશું તો મૂળ તત્વ સ્વરૂપ જે રિયલ દાદા ભગવાન છે એની ઓળખાણ પડવામાં ત્યાં સુધી પહોંચવામાં આપણને તકલીફ પડશે શું પડશે એટલે હમણાં થોડા દાડા પર સત્સંગમાં એમણે દાદાજીએ વાત કરી હતી પરંતુ આપણે બધા બુદ્ધિજીવી છે એટલે સમજી શકીએ છીએ કે બુદ્ધિ આયા વગર રહેતી નથી હવે એનું સોલ્યુશન તો પોતે જ લાવવું જોઈએ પણ વળતરની ઈચ્છા વિના એટલે તમે જોજો કે કોઈ પણ ક્ષેત્રમાં તમે જજો કશું બી આપણે જોઈતું હોય તો એની સામે આપણે પેમેન્ટ કરવું પડે છે પેમેન્ટ કરવાની વાત જવા દો પણ કોઈ ઉપરી થઈને આવે છે શું આવે છે એ આ જગતનો આખો વ્યવહાર ક્રમ અને એની વ્યવસ્થા આવી છે જ્યારે જ્ઞાની ક્યારેય આપણા ઉપરી થયા નથી પણ આ વાત આપણે આટલી બુદ્ધિ છે આટલી બધી આપણો વિકાસ બુદ્ધિનો બધો થયો છે પરંતુ એ આપણે જોતા આવડે કે આપણે સવારથી સાંજ સુધી આપણું જીવન કેમ જાય છે અને આપણને છતાં આજ્ઞામાં રહેવાય ના રહેવાય જે કંઈ પણ બને છે આ જ્ઞાન મળ્યા પછી અથડામણ થાય અને પ્રતિક્રમણ ના થાય અથવા હું સાચો છું એમ માનીને આપણે જીવાય છે અને આપણે સત્સંગમાં આવીએ છીએ અઠવાડિયામાં એક બે વાર છતાંય જ્ઞાની પુરુષના વ્યવહારમાં આપણે જોયું કે તમને જ્ઞાન આપ્યું તમે આજ્ઞામાં નથી રહેતા તમે આમ છો તેમ છો આંખમાં વાણીમાં કોઈ જગ્યાએ દેખાય છે એ જીવતું જે ઉદાહરણરૂપ છે એ આપણે એમાંથી શીખવા મળે એવું છે કે જેણે આપણને આપણું આત્મ સ્વરૂપ આપ્યું આટલી સિદ્ધિ ખર્ચીને કેવું છતાં પણ આપણી કચાસોને ક્યારેય જોતા નથી પરંતુ પોતાના જે નિમિત્ત ભાવ છે આખો જે એમનો ખુલ્લો થયો છે કલ્યાણનો એ આપણી પ્રગતિ કયા રસ્તે થાય એની એમની ખટપટ હોય છે શું હોય છે એટલે ખુલ્લા થવાની કોઈ જગ્યા હોય ખુલ્લું થવું એટલે વાત એ અંદરની જો આપણે અંતરથી ખુલ્લા થતા જઈશું જ્ઞાની પુરુષને પાસે અને આપણી બધી નબળીઓને ચરણોમાં મૂકતા જઈશું તો જ આપણો માર્ગ ક્લિયર છે કારણ આ કૃપાથી પ્રાપ્ત થયેલું છે કેવું થયેલું છે અને જેની કૃપા થકી આપણું પ્રાપ્ત થયું હોય તો આવા સમર જ્ઞાનીને આપણે વિલા કેવી રીતે મૂકી શકીએ આપણી બુદ્ધિ આપણા સંજોગો આપણી સમજણો આપણા બધા ઇન્ટરેસ્ટ એ જ્ઞાનીને હંમેશા ખસેડ્યા જ કરે એ પેસવા ના દે તમને કેવું લાગે છે આપણે ચા પીતા હોય તો જ્ઞાની યાદ આવે એનું નિધિ દર્શન રહે કે નાસ્તો જોડે અને ફાવતો નાસ્તો આવ્યો તો દાદાનું નિધિ ધ્યાસન થાય કે નાસ્તાનું થાય જો હવે કોઈ નહીં બોલે એટલે જ્યાં જ્યાં ગમતું આવે છે અને ના ગમતું આવે છે એ બધાય સંયોગોમાં આપણે બધાએ પોતપોતાને તપાસ કરવી કે આપણને કેટલો સમય દાદા હાજર રહે છે શું રહે છે શું એનું પ્રમાણ હશે કોઈ પણ માણસ સમજો બિઝનેસ કરતો હોય તો એને કસ્ટમરો હવાર પડે યાદ આવે કે ના આવે કે આજે બેંકમાં પૈસા ભરવાના છે રોજ આ પાંચ હજારનો પાંચ પચાસ હજારનો ધંધો થાય છે તો ભાઈ આપણે આઠ વાગી ગયા હવે દુકાન ખોલો ફટાફટ અને બાર વાગ્યા સુધી બે વાગ્યા સુધી ધંધો કરે કે ના કરે અને આજુબાજુ કસ્ટમરના બાલા આલા મારે કે ના મારે જો હવે કોઈ નહીં બોલે એટલે આપણને રિલેટિવમાં એટલી બધી એની કિંમત અને એની સુખ અને એવી બધી અંદર અજ્ઞાન માન્યતાઓ બધી ફિટ થઈ ગયેલી છે એ હવે આપણે પોતે પોતાના સ્વભાવમાં રહી અને આ બધું જેમ જેમ જ્ઞાની પુરુષને જોડે રાખવા પડે કહેવું પડે સાહેબ મારામાં બરકત નથી એવું અંતરથી એમને પ્રાર્થના રોજ હોવી જોઈએ કેવી હોવી જોઈએ કે તમે મળ્યા છતાં હજુ મારી હાલત આ છે હજુ ભજીયામાં સુખ આવે છે હજુ કોઈ માન આપે ત્યાં સુખ આવે છે હજુ બધું હું શોધું છું બધું કે કઈ જગ્યાએ મારો અહંકાર પોસાય છે કઈ જગ્યાએ મારી વૃત્તિઓને પોષણ મળે છે અને હું શેને સાચું માનીને જીવું છું રિલેટિવને રિએટર રિલેટિવ સમજવું પડશે કે નહીં એ કોણ સમજાવશે કે જે રિલેટિવની આખી પ્રકૃતિનો જે આખો દરિયો પાર કરીને જે પોતે રિયલમાં સ્થિર છે શું છે એવા જ્ઞાની આપણને કેવી રીતે ઓળખાય એ ઓળખાવે તોય ઓળખાય નહીં એવી આપણું ગજું જ નથી કશું મારું નથી કદાચ તમારું કોઈનું હોય તો મને શીખવાડજો એકમાત્ર એના ચરણ કમળમાં અંતરથી સમર્પણતા થતી થતી થતી જાડી ઝીણી જે હોય તે પણ મારું કોઈ સર્વસ્વ હોય તો બસ જ્ઞાની છે બીજું કંઈ નહીં પણ એ બોલવાની ચીજ નથી એ માત્ર આ તો આપણે બધા એક દ્રષ્ટિ પામેલા છે એટલા બધી વાત આપણે બોલીએ છીએ હું આપણે આપણે તપાસ કરતા જઈએ કે જ્ઞાની પુરુષે આપણને જ્ઞાન આપીને આપણામાં શું કર્યું કામ તો ઘણીવાર કહે છે ભાઈ દ્રષ્ટિ બદલી તમને શુદ્ધાત્મા બનાવ્યા એટલું જ છે ને કે બીજું કશું કર્યું છે જો હવે કોઈ બોલતું નથી અનંત અવતારનું કરતા કરતાપણું કારણ કે પૂતગલનું જે અંદર પેઠા એ તો બરાબર છે પણ સવારથી સાંજ આંખ ખુલે ત્યારથી જે મેં જોયું મેં સાંભળ્યું આ આવું હતું આ તેવું હતું હું ઉઠ્યો હું સૂઈ ગયો મેં ખાધું પહેલાંય આમ કર્યું એ કરતાપણાની તમામ માન્યતાઓથી મુક્ત કર્યા છે શું છે અને પોતાનું અકર્તા પદ એટલે કે નિશ્ચય નિર્ણયથી કેવળ શુદ્ધાત્મા છું આવું અકર્તા પદમાં આપણને સ્થિર કર્યા આપણું ખુલ્લું કર્યું કયું જ્ઞાન કયું કરતા પદ ગયું તો કે પૂતગલનું જે સંયોગોથી થતું હતું પાછું વિજ્ઞાન આપ્યું આત્મા કે સંયોગો કરતા છે આપણે આપણા ઘરમાં ને આપણા વ્યવહારોમાં આપણે હઈએ છીએ એટલે જ્ઞાની કહે છે ભાઈ એ તો બની ગયું એ તો પછી કરેક્ટ છે પણ આપણે શું પુરુષાર્થ કરવો આપણે જમવા બેઠા કે ચા પીવા બેઠા ને નાસ્તો ના હોય તો આપણે નાસ્તા પર ડાફોડિયા મરાવે કે નહીં જો બોલતા નથી કારણ કે આદત છે હવે અંદરથી માગે પેલો નાસ્તો માગે ગરમ માગે ઠંડુ માગે પાણી હો માગે નાસ્તા પછી કે જો પાણીનો ગ્લાસ નથી આવ્યો કોઈ બોલતા નથી વાત કંઈ બરાબર લાગે છે કંઈ એ જે ભિખારી વિદ્યા કરાવે છે જે ફાંફા મરાવે છે એને આપણે જોઈ જાણીએ કે નહીં તો આપણો વ્યવહાર કયો આવ્યો એની જોડે આપણે આપણામાં આવીએ એટલે એને સારી રીતે જાણીએ ના જાણીએ એટલે જોતો ખરો તને ટાઈમ મળશે તો બધું આવશે અને નથી આવ્યું ત્યારે આપણે ખબર પડે જો આજે વ્યવસ્થિતમાં ખાલી ચા છે અને મમરાજ છે આજે ગરમ ભાખરી થેપલા તારે પછી પાછી બુદ્ધિ બતાવે પણ બનાવી દેવું જોઈએ ને વહેલું કરી દેવું જોઈએ ને એવું બોલે ના બોલે આ તમે બધા સ્થિર કેમ થઈ ગયા છો કરતા ભણું ભોગતા ભણું સત્સંગમાં મને એવું સમજાય કે આ જ્ઞાન મળ્યા પછી માત્ર પોતાના મન વચન કાયાને જોઈ જાણવાનો ધંધો આપણને મળ્યો છે કયો ધંધો મળ્યો છે કોઈ બોલતું નથી ડૉક્ટર સાહેબ કયો ધંધો છે કે બીજો શું કરે છે જોવા મળ્યું છે અને કદાચ આ ચર્મચક્ષુથી બીજો શું કરે છે એવું દેખાડે કારણ કે આંખ તો એના ધર્મમાં હોય ને પણ આપણે કઈ ગયા છે આપણે હાજર છે કે ગેરહાજર છે હું આ કઈ છીએ આપણે હું જન્મ મરણથી મુક્ત એવો શુદ્ધાત્મા છું આ અંદરની વૃત્તિઓ આ મન વચન કાયા જે વિનાશી છે કેવા છે અને એની આદતો અને એના સ્વભાવો તો હોય જ આણે આમ કર્યું આણે તેમ કર્યું આણે આમ કરવું જોઈએ તો આમ થઈ જાય એ નિશ્ચય છે કે આત્મા રિલેટિવ છે જો હવે નહીં બોલે પોતે પોતાની જાતને જોવાનો અભ્યાસ હું તો એટલું જ મને સમજાય કે જ્ઞાની પુરુષને એટલે હું નમસ્કાર કરવા માગું છું કે પોતાના મન વચન કાયને જોવાનો જે આપણને અધ્યાસ અભ્યાસ નહોતો એ આપણી દ્રષ્ટિ ખુલ્લી કરી અને કહ્યું કે તું આટલામાં જ ફસાયેલો છું તમને શું લાગે છે આપણે આ મન વચન કાયને જોવાનો ધંધો છે કે લોકોની શું કરે છે એમાં જોવાનો ધંધો છે લોકો એટલે કે આપણી નજીકની ઋણાનુબંધની પાંચ હોય કે બે હોય કે દસ હોય કોને જોવાનું છે આપણે જો હું બોલતા નથી કોઈ હા હું કેમ આ ખૂંખારીને કહું છું તે કે આ માર્ગ મળ્યા પછી કેમ પોદરા જેવા છે ઢીલા આપણે અને કેવી રીતે બોલીએ છીએ કે હું અનંત શક્તિવાળો છું અનંત દર્શનવાળો છું આપણે લોકોની જોડે વાત નથી ભીડવાની અને આ મન વચન કાયા જોડે પણ નથી ભીડવાની પણ હું આ જ છું શું છું અને જ્ઞાની પુરુષ હાજર હોય અને એમની હાજરીમાં જો આપણે આપણું કામ ન કાઢી શકીએ તો પછી ક્યારે કાઢવાના છીએ આપણે કોઈ બોલતા નથી બરોબર છે એ કહેવા આવશે આપણને કે મારી હાજરીમાં તમે કાઢી લો કેટલી વાર કહેવાનું છે <laughs> એટલે આપણને આપણી પડેલી હોવી જોઈએ આપણી પડેલી હોય એટલે શું તે કે ભાઈ ભલે મને સમજાતું નથી મને દેખાતું નથી જે કંઈ હોય તે પણ મને કહ્યું છે કે હું નિશ્ચય નિર્ણયથી કેવળ શુદ્ધાત્મા છું મને મારા આત્મ સ્વરૂપને મારા સ્વરૂપમાં મારે રહેવું છે મારે આજ્ઞામાં રહેવું છે એની વેદના એની ભૂખ લાગવી જોઈએ શું લાગવી જોઈએ આજ્ઞા ચૂકી જવાય આખો દાડો લોપડ ચોપડમાં જાય પણ તરત ફોન કરીએ જ્ઞાની પુરુષને જો દાદા આખો દાડો આ ધંધામાં આવ્યા જ મેં આવું બોલાય કે ના બોલાય એટલે એમને ફોન ના કરતા હા કનુ દાદાને નહીં તો આ તો બધી લાઈનો એંગેજ આવે પછી પણ આપણી પ્રત્યક્ષ મળ્યા હોય તારનો વ્યવહાર અને જ્યારે આપણે દેહથી જુદા આવીએ સંજોગો વસાત પણ આપણો અંતરની ભક્તિ શું કહું છું અંતરનો તાર તો કોઈ સંજોગોમાં લાઈન બંધ ના રહેવી જોઈએ અને એમાં કોઈ ઇલેક્ટ્રિસિટીની જરૂર નથી કોઈ ટાવરની જરૂર નથી ટાવરની જરૂર કરી એટલે આ શ્વાસરૂપ ચાલ્યા કરે છે ભમાયડો ફર્યા કરે છે પરંતુ હું તો આ ઘેરથી નીકળું તે અહીંયા આવું ત્યાં સુધી મને એક જ હોય કે એમની હાજરીમાં કેવી રીતે આપણે બધા મહાત્માઓના શુદ્ધાત્માને નમસ્કાર કરીએ એમની અંદર જે પ્રગટ પરમાત્મા છે આપણી બુદ્ધિ એમની પ્રકૃતિ દેખાડે તોય આપણે કેવી રીતે અંદરથી આલોચના કરી અને આપણું ચોખ્ખું કરી નાખવું જો આ જગતના કોઈ પણ જીવને આપણે કરતા સ્વરૂપે કે દોષ રૂપે જોવાનો જો આપણને અધિકાર નથી કારણ કે વ્યવસ્થિત શક્તિ કરતા છે અને હું શુદ્ધાત્મા છું તો મોક્ષનો માર્ગ બધા માટે કોમન હોય કે ના હોય અને જેણે આપણું આત્મ સ્વરૂપ આપ્યું એના માટે આપણો વિનયભાવ કેવો હોય અને વિનયભાવ ના આવતો હોય તો આપણે પ્રાર્થના કરાય કે નહીં સાહેબ મારામાં તમારા પ્રત્યે વિનય નથી આવતો શક્તિ આપો મારું આ બધું અહિત થઈ જશે મને તો એવું લાગે જ્ઞાની પુરુષ પાસે ખુલાસા કરવાના હોય અને પોતાનું પાકું કરવા માટે હોય શું હોય પણ ખુલાસો શેનો કરવાનો હોય આપણે માર્ગમાં અટકતા હોય તે બાબતનો કોઈ બોલ્યા નહીં કશું હવે સમજો કે આપણે શુદ્ધાત્મા થઈ ગયા આ મન વચન કાયા આપણે નથી એનો અભ્યાસ કર્યો ઘરે એનો અભ્યાસ કોણ કરશે હવે સમજો હું એકલો તમે બધા કોઈ આપતા પુત્ર મને કોઈ આપતા પુત્રના લેબલમાં ઇન્ટરેસ્ટ નથી આપતા પુત્ર એટલે રાખોડી થવાનો એ આપણે રાખોડી થવાના છે આપણે જન્મ મરણથી મુક્ત એવા શુદ્ધાત્મા છે કેરેક્ટર પ્યોરિટીને સેન્ટરમાં મૂકો શેને મૂકો કે બ્રહ્મચર્ય કેવું હોય મારો વ્યવહાર કેવો હોય મારા એક એક સંજોગોમાં જાગૃતપણે કેમ જીવવાનું હોય હોય કે ના હોય લેબલ ઇઝ લેબલ વિતરાગ માર્ગ હંમેશા ચારિત્રથી સુશોભિત છે અને કોઈ પણ એની પર દાવો નહીં કરી શકે ચારિત્ર એટલે અંતરનું અને બહારનું બંને હોય કેવું હોય અંતરની નિષ્ઠા એટલી સોડિલ સોલિડ હોય કે ગમે તેમ થાય પણ એ મરી જાય પણ એની નિષ્ઠાને સિન્સિયર હોય કેવો હોય એ ભાવ સમજવા જેવી છે નોટ ઓનલી ફોર આપતા પુત્ર એવરી મહાત્મા બધાને આપણને આત્મા પ્રાપ્ત થયો છે હું અનંત સુખનું ધામ છું કોઈ પણ પૂતગલિક સુખ મને કેવી રીતે આકર્ષી શકે અને છતાંય પણ ભજીયા આકર્ષે તો ચલાવી લેવાય ખ્યાલ આવ્યો ને એ તો લાઈ મળશે બે મરચાં ખાઈશું તેની દવા કરીશું પરંતુ મારા સ્વરૂપને આવરે મારા સુખને બંધ કરે એ તો કોઈ સંજોગોમાં ના ચલાવી લેવાય એક એક આંખ એક એક વાણી એક એક જીવન દરેક સંજોગોમાં જીવવાની અદ્ભુત રીત મળી છે જો અક્રમ વિજ્ઞાન થકી દાદા ભગવાન અને આજે પ્રગટ જ્ઞાની પુરુષ છે એમની હાજરીમાં આપણે બધાય તૈયાર થઈ રહ્યા છે એવું દાદાજી કહે છે પરંતુ આપણે અંતરથી આપણી ભૂલોને એમને સમર્પિત કરતા જઈએ બસ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ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 થઈ ગયો એકદમ શું ભણું છું કેટલે કયું વર્ષ છે હે બોલાતું નથી જો મોટે ચાલુ કર બોલને સરખું આમ રાખીને હવે ફોર્થ યરમાં છું હે હવે ફોર્થ યરમાં છું હા ફોર્થ યર હા સહેલું છે કે સારું છે એટલે મહેનત બહુ કરવી પડે છે કે ના બહુ બહુ નહીં બરાબર છે એમ સારું <laughs> સારું ચાલો જય સચ્ચિદાનંદ અક્રમનો શબ્દ બહુ વાપરવો નહીં સાહેબ બધા જાણે છે પછી અક્રમ શબ્દ બે ધારી તલવાર જેવું કામ કરશે જ્ઞાન તો મળ્યું પણ એ ગાવા માટે નથી સમજવા માટે છે એ તો દાદા ભગવાન અક્રમતા થયું છે આ વાત બહુ મોટી છે આપતા પુત્રોને ખાસ કહીએ છીએ અમે વડીલોને મહાત્માઓ બધાને બેઠા છીએ સભા છે વસ્તુ બરોબર છે પણ તમે બહાર બધા વ્યવહારમાં જશો ને બધાની સાથે સમજાયું કે નહીં હા આ વસ્તુ એવી ના થઈ જોઈએ કે કલ્ટ છે નો એવું ના હોઈ શકે આ આ તો જ્ઞાન છે ફેક્ટ છે ફેક્ચ્યુઅલ છે પણ આ આજના માનવના જીવનમાં કળિયુગમાં મનુષ્ય જીવનનું મહત્ત્વ અને એની હકીકત સ્વરૂપ શું છે સમજાવવાની વાત માટે છે સમજાયું હા આ મહાત્માઓને પાકું કરવા માટે કહો પણ એ તો બધા પાકા જ છે હવે બધા <laughs> અંદર બધું સમજે છે હું શું થાય શું ના થાય ખબર નહીં પડતી હોય બધાને અને કોને કહીએ તો ઘરનાને કહીએ ને બીજાને નહીં તો ઉડતું આપણી હે બધી રીતે હોય તો શું તરીબેન કેમનું તબિયત છે હા સારું છે આ શાનું આપ્યું ધીરુભાઈ લાયા અચ્છા તું પેલું કરણવાળું કઈ વાત હતી કઈ ગયા વખતની હે શું કહ્યું ના એને કાગરી આની પાસે હતું છો ને વાંધો નથી જેસીનો દીકરો છે આ છે ને આયા છે ને હા આ સાહેબ બેઠા છે ને જીતુભાઈ દેખાયા નહીં તમે શુદ્ધાત્માની બહાર નીકળતા નથી લાગતા ના ધીરુભાઈ ને એવો ખાસ એ વધારે અભ્યાસ છે એ એવું નથી આ તો એ તો એ બધો શુદ્ધાત્માની અંદર જ નથી રહેતો નહીં તો આવી ના ના આ વાત એવું નથી સાધારણ હમ ચાલો તો એમની જ પહેલી વાત લઈ લઈએ આ જીતુભાઈ છે ને એટલે પહોંચી જશે એને એ બે એમને બધે સાતગાંઠ સારી છે જરા અને તમારે છે ને પછી એ તો હે જુઓ ને એટલો બધો આનંદ આવે છે અને આજે કેટલા આ તો સાદા હતા બધું કામ કરતા હવે તો બધા ફેમસ થઈ ગયા બધે એ તમને ખબર છે ને હા કેટલી મહેનત ચાલે છે સુરેશભાઈ આવે છે ઇલાબેન બે જણા એ પંદર બે અઠવાડિયા બે ત્રણ લગભગ પહેલી તારીખે તો <coughs> આ જેસી પટેલે ગયો વખતે મનના સ્તરને માટે લખ્યું હતું ને મનના સ્તરે માન્યતાના આધારે પહેલું સ્પંદન થાય છે તેની સાથે જ સૂક્ષ્મ સ્તરે અંતરમાં વાણીનું એક્સપ્રેશન થાય છે એટલે મનને વાણીનો સંબંધ આમાં સમજાયો છે ખાસ કરીને જે દાદાએ કહ્યું છે કે જન્મ પામ્યા વગર તો મન જન્મે જ નહીં ને મન જન્મે છે એટલે મરવું પડે છે જો મન જન્મે નહીં તો મરવું ના પડે આપણે મુખ્ય મુદ્દો એ હતો આપણો ગયા વખત આ વાત કરી હતી ને બધી વ્યવહાર એટલો બધો વિવિધ પ્રકારે છે એટલી બધી વિવિધ પ્રકારે છે કે વ્યવહારની વાત જ્ઞાન કળાએ કરીને અને જ્ઞાન કળાથી આપણને બધાને બોધ મળે પોતાને પોતાના જીવનમાં જ કે આપણે હકીકતમાં શું છીએ ને આ શું છે જીવનને આ બધું એ વાત છે આમાં એટલે આમ તો મહાત્માઓને પોતાના સ્વાધ્યાયને પોતાની અંદર પોતાનું સ્વપદ સ્થિર થાય એના માટેની વાત છે આ મનની અને મનનું વિજ્ઞાન તો એટલું બધું છે કે જગતમાં એના માટે ઘણું બધું લખાયું ઘણું બધું લખાયું કિરીટભાઈ પરંતુ સ્પર્શ પણ નથી કર્યું ઇવન ફ્રિન્જ નથી થયું એને એટલું બધું આ છે બહુ ગાઢ એટલે બધાએ પછી હાથ ઊંચા મૂકી દીધેલા એ કોઈનું ગજું નથી ત્યાં પહોંચી નહીં શકે ચાર્જ પોઈન્ટ સમજવું તો બહુ એ છે આ ચાર્જથી બંધ થઈ ગયા પણ આપણે વ્યવહાર બાકી રહ્યો બધો ડિસ્ચાર્જ શબ્દ બહુ સારો લાગે છે બધાને પણ એ આપણને જેમ જેમ જેટલું સમજાતું જાય ત્યારે એની કિંમત છે અને તે પણ ખાસ કરીને મહેશ ભગવાન તો તે વખતે યુવાની યુવાનોને વધારે કહેતા જવાનિયાઓને કે આ ઉંમર તમારા માટે જીવનની ઉત્તમ સમયનો ગાળો છે કે જેમાં તમે આ પાકા થશો તો તમે બધી રીતે પ્રૂફ થઈ જશો વ્યવહારમાં વ્યવહાર તમને અસર ના કરી શકે એવું ખાસ વરવેરિંગ કહેતા તારે તે મથામણ કરવી હોય લડવું હોય ઝઘડવું હોય એની જોડે વહાલ કરવો જે કરવું હોય તો તું તારી જાત તાતે કર બહાર કશા કોઈ જોડે ના કરી શકે છે બહારની જોડે નહીં તું તારી જાતમાંથી જ પણ અમારા એન્જિનિયરિંગમાં જુનાકર સાહેબ હતા બહુ જૂની વાત છે ઓગણપચાસ પચાસની વાત કરું છું ત્યારે એમને સ્વામી વિવેકાનંદનું બહુ હતું એટલે એમને પછી બધા લેક્ચર લે એની જોડે જોડે આ થોડું કંઈક આ જો તમે વાંચજો આ સ્વામી વિવેકાનંદ શું કહે છે આમ તેમ અને તે વખતે બધા જોવાનીમાં હોય એટલે બધાને જોર બહુ હોય ને પછી બહાર એ જોર બહાર જ કાઢે કે અંદર ના ના તમારો પક્કો અનુભવ <laughs> એટલે કે એટલે પછી હું છોકરાઓનો કહું એટલે તું બધું બહાર કોઈ જોડે લડા ઝઘડા કરશે એના કરતાં ભીત જોડે કરને એ બહુ સારું આવું બધું કંઈ ખાસ કે જુન્નારકર સાહેબ બહુ જાણીતા હતા બહુ ફેમ એન્જિનિયરિંગમાં તો આ મનની વાત હતી એના પછી બીજું એમને પૂછ્યું હતું ચાલ મનનું ખ્યાલ રાખો તમે હા બધા બેઠા હોય છે તો મનનું પહેલું સ્પંદન અને અધ્યવસાન અને સંભ્રમ આ બે શબ્દો છે બીજા તો એ બધું બહુ એવા બધામાં નહીં પડવાનું તમારે આ બધું પડવાનું જ નહીં તમારે હા સમજાયું ને આપણે માટે ડિસ્ચાર્જ થઈ ગયું બધું બરાબર સમજાયું ને અધ્યવસાને ને તેને બધું એ બધું અધિકરણ ને ફરીકરણ એ બધું કામનું નહીં આપણે એ શાસ્ત્રોની ભાષા અહીં નહીં ચાલે સમજ્યા કે નહીં એટલે વાત છે જ્ઞાન ભાષા જોઈશે આ વ્યવહાર સરખી રીતે જીવવા માટે સીધી વાત હમ એટલે એમાં બહુ નહીં પડવું જરા હા જોકે જે એમને આ તમે બધાને બધા સત્સંગ કરવાનો એટલે જરૂર પડે પણ એ પોતાના સ્વાધ્યાયમાં રાખવું પછી એના વ્યવહારમાં વ્યવહાર નીકળાય એ બધા નીકળશે એની રીતે સમજાયું ને એની બહુ કળાઓ હોય છે તો બીજો પ્રશ્ન બીજું એમને પૂછ્યું હતું કે જડકરણ શું કહ્યું બીજું મિશ્રકરણ અને ત્રીજું ચેતનકરણ આ ત્રણ ઉપર જગત ચાલે છે એટલે કે આ સૂત્ર છે અનુભવ સૂત્ર એમાં એ સંસ્કરણનું વ્યવહાર વિજ્ઞાન સમજાવવા નંબર વિનંતી સંસ્કરણનું એટલે સંસ્કાર મુખ્ય કહ્યું આપણે સંસ્કાર તો બધામાં દરેક જગ્યાએ પોતપોતાની રીતે હોય છે પરંતુ આ ભારતીય સંસ્કૃતિમાં સંસ્કાર પર બહુ વિશેષ ભાર મૂકાયો છે અને વેદાંતમાં તો ખાસ પુષ્કર જન્મથી માડીને જે સંસ્કાર ગર્ભધારણથી જ ચાલુ થઈ જાય છે બહુ આજે એટલા બધા રહ્યા નથી પરંતુ જન્મ પછી લગ્નની બેડીમાં જોડાઈ જવું અને જન્મ્યા તે પછી જવું પાછું નીકળી જવું એટલે આ ત્રણ સંસ્કાર મોટા કયા જન્મ વૃદ્ધાવસ્થા અને મરણ અવસ્થા આમ તો શાસ્ત્રમાં એવું લખ્યું જન્મ જરા અને મૃત્યુ પણ જરાને કોઈ જરાને સમજવાની કોઈને ઈચ્છા નથી હોતી જરા ઈચ્છા નથી હોતી કે નહીં અમારે આ જોઈએ એટલે આ કરણની વાત કરી જળકરણ શબ્દ હકીકતમાં પૂતગલને લાગુ પડે છે અને કયું પૂતગલ તો કે જે આત્મ સ્વરૂપ છે તે ન જાણતા કે હું કોણ છું અને જે હું નથી અનાત્મ ભાગ એટલે કે શરીર ભાગ એ શરીરનો ભાગને આમ વેદાંતમાં અને હિન્દુ ધર્મમાં જળ સ્વરૂપે સમજાયું અને જૈન દર્શનમાં પૂદગલ પૂદગલ પૂદગલ એટલે જીવની હાજરીવાળું શરીર તે ચારેવ ગતિના બધા જીવોનું આ શરીર છે અને એમાં મુખ્ય માળાના મેઘ જેવું મનુષ્યનું જીવન ચારેવ ગતિના જીવોમાં અને કહે છે લખ ચોરાશી ફેરા એમાં મનુષ્ય જીવન મુખ્ય બાકી બધા પાર વગરનું બધું છે પુષ્કળ એટલે જીવરાશિ તો બહુ અને ઘણી બધી એમાં જળકર અને મિશ્રકરણ એક જ શબ્દ છે લગભગ પરંતુ આ દર્શન ફેરને કારણે વેદાંત દર્શન ને જૈન દર્શન એ કરણ બે છે એ પૂતગલ અને ચેતનકરણ એ તો ભારતની સંસ્કૃતિમાં બધા જ એના માટે જીવી રહ્યા છે પરંતુ એવું ખ્યાલ સાથે જાણકારી સાથે નથી જીવતા એના માટે કરીને પ્રાપ્ત થાય આવું બધું કેમ ચાલે આ તો એક જ એટલે પ્રાપ્ત કરવું છે પણ જેની જે વિકાસ અને ભૂમિકાની પ્રમાણે હોય છે દરેકને એ તો ભક્તિના પ્રકારોમાં એટલે કરણ શબ્દ જે મૂક્યો છે ને એ બહુ અગત્યનો છે કરણ એટલે પરિણામશીલતા પરિશીલન શું કહ્યું એટલે કોઈ પણ તત્વ પોતાના ગુણે કરીને પરિશ પરિશ પરિણમન ના પામતું બને જ નહીં એ પરિણામનશીલ છે આખું કોઈ પણ તત્વ કે જડ હોય કે ચેતન આ બે મુખ્ય છે પૂદગલ અને ચેતન બે મુખ્ય અને એના પરિશીલનવાળા જીવનમાં બીજા ચાર સહાયક તત્વો છે ચારમાંથી ત્રણ મુખ્ય છે અને એક તો વર્તનાનું સહાયક કાળ તત્વ આટલું આટલું જ છે એટલે કરણ શબ્દ બંને પક્ષે લાગુ પડે છે પરંતુ એ દરેકને પોતાના સ્વભાવે કરીને લાગુ પડે છે શું કહ્યું અને અજ્ઞાન પ્રવર્તે છે કે હું કોણ છું એ જાણતા નથી ને આપણે જીવ્યા કરીએ છીએ પોતાને જાણ્યા વગર પોતાને ઓળખ્યા વગર એ આખું મિશ્રકરણ એટલે જે નથી હું છું માનવું તે જ્યાં પોતે નથી ત્યાં હું માનવું એટલે અનાત્મ ભાગમાં આત્મભાવે છું આ અવસ્તુ અવિદ્યા ભાગમાં હું બ્રહ્મ સ્વરૂપ છું આવું બધું આ રીતે ચાલ્યા કરે એટલે કરણ શબ્દ એ તત્વની ક્રિયાશીલતાને લાગુ પડે છે પણ તત્વની અવસ્થાઓને લાગુ પડે છે ખાસ તો પરંતુ આ ચેતન અને પૂદગલ બેના મિશ્ર બેના ભેગામાં મુખ્યપણે એ વિભાવ અને સ્વભાવ બે રીતે એટલે આમ તો શાસ્ત્રમાં પરભાવ અને સ્વભાવ કહ્યું તે રીતે એટલે કરણ પણ પૂદગલ પ્રકૃતિ અને પુરુષ બેનું સાથે હોવાપણું શરીર પ્રકૃતિ અને પોતે સ્વભાવે આત્મસ્વભાવે પુરુષ એ બેમાં પ્રકૃતિનું કરણ પ્રકૃતિ પ્રમાણે હોય છે અને પુરુષનું કરણ પુરુષ પ્રમાણે એટલે પુરુષનો સ્વભાવ શું કે જોવો જાણવું પ્રકાશ પ્રકાશ પોતે આપતા નથી પણ એ પ્રકાશથી એ પ્રકાશની ક્રિયા છે એ ક્રિયાનું પરિશ પરિણમન છે આખું શું પરિણમનશીલ છે ને સ્વભાવ એ કામ કરે છે તે જ્ઞાતા અને દ્રષ્ટાભાવે કામ કરે એ ક્રિયાશીલતા છે એની સ્વભાવની અને પરભાવની પ્રકૃતિની પરભાવે જે રહ્યા કરે તે પ્રકૃતિ તરીકે સમજાયું ને પ્રકૃતિ એટલે કે વિશેષ ભાવે કરેલા કાર્યો શું કહ્યું એવી રીતે વિશેષ ભાવે એટલે નિકાચિતપણે થયેલા હોય બધા એ વિશેષ ભાવ આખો સ્વભાવની ટેવોમાં જાય છે એટલે કે ટેવોનો સ્વભાવ મનુષ્ય તે અને તેનો સ્વભાવને હું જાણું છું કહીએ છીએ એ સ્વભાવ આપણો નિકાચિતપણાનો ચિક ચિકાસવાળો ભાગ છે પ્રકૃતિ પ્રારબ્ધ એટલે પોતે નથી ત્યાં એવો સ્થિર થઈ જાય સીટ ફિટ થઈ જાય ત્યાં આગળ એટલે પછી એનું બંધારણ થાય એટલે જન્મવું જ પડે અને જન્મે એટલે આખો પાછું ખાલી થવું જ પડે જો ખાલી ના થાય તો એનો ઇન્વેન્ટરી એટલી બધી વધી જાય તો દશા એની બેસી જાય રાગ દ્વેષને બધી ભારે કરાવવું આટલું જ નથી એને હેરાન કરે છે આગળ શું કરે એને એને ખાલી થવું જ જોઈએ એને એ બધી કરણના શબ્દોમાં આવે છે એટલે શાસ્ત્રની ભાષા છે અને આપણે તો આજ્ઞાધર્મમાં સીધી સાદી ભાષામાં લીક ફાઇલ છે ફાઇલનો હિસાબ છે અને એનો સંભાવ નિકાલ કરવો છે બસ બીજું કશું જ નહીં મહાત્માના સીધી સાદી આટલી જ વાત ખ્યાલ રાખવી બીજું લાંબામાં પડવા જેવું નથી હા એટલે તમે કહેજો જેસીને પછી આ શું બધા આપ્યું છે આમાંથી ધીરુભાઈ સાહેબનું છે એમ નમો વિતરા ગાય દાદા ભગવાન અસીમ જયકારો જય સચ્ચિદાનંદ એટલે એમને નીચેના આપતા સૂત્રો દાદા ભગવાનના છે આપણા એમાં ચાર આપતા સૂત્રો એમને મૂક્યા છે આપણે સત્સંગ માટે આપતા સૂત્ર નંબર પાંચસો ને ત્રણ ક્રિયાઓ થાય છે અને ક્રિયાઓ કરવી જોઈએ એ બેમાં બહુ ફેર છે બોલો તને સમજાય આ વાત ક્રિયા એટલે સમજાય હે ના સમજાય આ તું આર્કિટેક્ચર ભણું છે શું ક્રિયા છે કે ક્રિયા વગર ક્રિયા એટલે સમજે ને ઇંગ્લિશમાં એને શું કહે એક્શન તો પછી તમે કેમ શું ના સમજાયું હા એ એક્શન એટલે ક્રિયા થાય છે કે એક્શન કરવી જોઈએ બેમાંથી બહુ ડિફરન્સ કરો શું સમજાય ચાલ મોટેથી બોલ શેખ મુંબઈથી આવી છે બોલ બોલ મોટેથી આમ સરખું રાખ આમ કકડાઈ જાઓ કકડાય ને હા જોરથી બોલ હા ના તું નહીં ના ફાવે ના ના એને પગે એટલે આજુ આખું સૂત્ર છે આ તો આપતા સૂત્ર મોટું સૂત્ર છે ક્રિયાઓ થાય છે ને ક્રિયાઓ કરવી જોઈએ બેમાં બહુ ફેર છે જે ક્રિયાઓ અહીં ઉદય સ્વરૂપે આવી હોય તે તમે ભલે કરો પણ જેનો ઉદય નથી તેને માટે તમે યોજના ના કરો કે આ ક્રિયા કરવી જ જોઈએ આમ કરવું જ જોઈએ નહીં તો એ જ યોજના ક્રિયા સ્વરૂપે ઉદયમાં આવશે આ મહાત્માઓ માટેનો એક બહુ મોટો સિદ્ધાંત દાદાએ આખો વિતરાક સિદ્ધાંત સમજવા માટે આપતા સૂત્ર સ્વરૂપે મૂક્યો આપતા સૂત્ર એટલે એમાં આખું બધું આખું વિતરાક વિજ્ઞાન આવી ગયું આટલામાં જ શું કહ્યું હા એટલે મહાત્માઓ જેની પાસે જ્ઞાન છે આત્મજ્ઞાન છે સ્વરૂપ જ્ઞાન છે હું કોણ છું એનું ભાન છે અને ભાન સહિત એ જ્ઞાન વગર ભાન હોય નહીં એટલે એ ભાન સહિતનું આખું જ્ઞાન કે હું શુદ્ધ આત્મા છું એના માટે એમાં આ ક્રિયાઓ શબ્દ બહુ સમજવા જેવો છે પણ આખો બધો વ્યવહાર રહ્યો તે બધો ક્રિયાશીલ વ્યવહાર છે પાછો આખો વ્યવહાર ક્રિયાશીલ છે ક્રિયાશીલ એટલે પોતે ના કરે તો એ થયા કરે થાય હે મેઘાને જીવવું ના પડે તો મેઘા જીવ્યા કરે એવું બને કે તારે જીવવું છે મેઘા તરીકે કે શુદ્ધાત્મા તરીકે બોલે છે જેવું ને તું તો જોરથી બોલ હા હજુ તો ખીલે છે ફૂલ ખીલે છે આ તો હે સમજાય છે ને એટલે ક્રિયા થાય કે ક્રિયા કરવી જોઈએ મહાત્માને જોઈએ શબ્દ ના હોય અને આવું પાછું આગળ કહ્યું એમને કે ઉદય પરિણામ આવ્યું બધા ખબર પડે કે આ ફળ આવ્યું આપણે ચાખવાનું મીઠું કે ખાટું કે કડવું કે મીઠું છે શું છે બધું ફળ આવ્યું તે ફળ આવ્યું ખબર પડી જાય એટલે ઉદય ઉદયમાં આવ્યું એવું ખબર પડે ટેકનિકલ શબ્દની જરૂર નથી ઉદય એમ એના વગર તો આ ટાઈમ ટાઈમ પાક્યા વગર તો કશું બને નહીં ને એટલે આ ટાઈમમાં બધું ઉદય થાય એટલે મહાત્માને ખબર પડી જાય કે આ ઉદય ઉદય પરિણામ આવ્યું આ ફળ આવ્યું સામે એટલે હિસાબ આપણો સ્ક્વેર કરવાનો નિકાલ કરવાનો એનો એવી રીતે રહેવાનું સમજાયું ને એટલે તને કોઈ ગમતું આવે તો એને બહુ વાલ નહીં કરવાનું પણ હસવાનું ખરું એને ખબર પડી જાય કહું આપણે આ કેવું આપણને સારું રહેશે અને ના ગમતું આવે તો મોઢું નહીં ચડાવવાનું એને સંભાવવા નિકાલ કહેવાય એવું કરે કહેવાય કે ના કહેવાય હા તો પછી આમાં આપતા સૂત્રમાં તમારે શું જોઈએ છે ધીરુભાઈ સાહેબ કહો મને આજે ક્રિયાઓ જે છે એ કરવી પડે અને ક્રિયાઓ કરવી જોઈએ એમાં યોજના જે છે ના ના એટલે મહાત્માઓ એવું ના હોવું ઘટે એમ કે એવું ના હોવું પણ છતાં એ રહ્યા વગર રહેશે નહીં થશે અંદર રહેશે બધા જો કોઈને કોઈ રીતે રહ્યા જ કરે તો કોઈને નહીં છોડે આપણે રોજનું કહીએ છે ને હવે આ છે તે છે ગોઠવણી નથી કરતા બધી પણ એ સામાન્ય ભાવે આપણે ગોઠવણી તો હોય પણ યોજના ના હોય ઝીણી લાઈન છે એ તો આપણે મૂકી છે હા હા એવું એવું એવું યોજના એટલે ગોઠવણી એને યોજના ના કેવાય ગોઠવણી કહેવાય ગોઠવણી તો હોય જ ને બધી એ તો સમજાયું જ્યાં સુધી હિસાબ બધો વ્યવહાર બાકી શું કરશો તો પછી સવાર ઉઠતા ત્યાં સુધી શું કરો તમે આ બહેનોને રસોઈ બનાવી હોય છે તે કંઈ ગોઠવણી કરીને બના ગોઠવણી કરીને બનાવે છે કે એની મહેનત ચાલ્યા છે બધું <laughs> હે પણ જરા કહે છે ખરા કે હવે આજે નાસ્તામાં હું કરીશું આવું પૂછે એમાં કઈ <laughs> યોજના કરી કહેવાય કે મહાત્માઓને આ બધું સમજાયું ને એટલે મહાત્માઓને બધી આમ તો સહજ ક્રિયા બન્યા કરે પણ હજુ સહજ બને છે એવું હજુ એટલું બધું સમજાયું નથી પાક્કું એટલે સમજણ આપણે ગોઠવાઈ જાય બધી કર્યા વગર કશું બને એને આખી ક્રિયા કહેવાય શું હા એ કર્મ કર્મ કરેલું હોય તો જ ક્રિયા થાય નહીં તો થાય નહીં પાછી સમજાયું ને એટલે આગળ આપણાથી થઈ ગયેલું એ અત્યારે બને બોલ બોલ તું તો બોલ મોટેથી તું અને બોલવાનો આપ તારી મમ્મીને તારાવતી બોલે બોલે એટલે તે તને સાંભળે આગળ આપણાથી થઈ ગયેલું હોય આગળ આપણે કરેલું આગળ આપણે કરેલું એ આજે બને છે એ આજે બને છે જે બનતું હોય જે બનતું હોય એને કરવું ના પડે એને કરવું ના પડે બનતાને કરવા જઈએ તો બનવાનું બંધ થઈ જાય બનતાને કરવા જઈએ તો પણ બીજું તૃત્યમ બને પાછું <laughs> હા તૃત્યમ બને બધું <laughs> છે ને ઇન મીન ગોટાળો આમાં દાદા બહુ ગંભીર સૂત્ર છે દાદાના એક એક સૂત્ર તો વિચાર સામાન્ય ભાવે વિચાર કરવો અને યોજના કરી નાખવી એ બે માં ક્યારે કરવાનો હોય જ નહીં મહાત્માને અચ્છા એ તો વિચાર તો આયા કરે બને બરોબર ખાલી થાય છે એ તો એટલે એ તો જોવો જ પડે છે નહીં હા પણ જોયા વગર એ સમજાશે કેમ કે આપણે આ જ્ઞેય છે આ એ બરોબર અને એ જ્ઞેય છે સમજાયું તો પછી મન જ્ઞેય છે એમાં પણ જવાશે નહીં તો નહીં જવાય નહીં સમજાય વિચાર તો તરત બધા જ કરે ને તો ખાલી આયા જ કરે પેમ્પલેટો બદલાય છે એમ સિનેમાના સ્ક્રીન પર પહેલાં જૂના જમાનામાં સ્લાઇડો મૂકતા હતા ફટ પછી આમ કરે તેમ કરે ખબર છે તમને હવે આજના જમાનામાં જુદું હશે કદાચ અત્યારે એવું ચાલે છે એવું જ ચાલે ને આમ ખસેડ તે મનમાં એવું જ બન્યા કરે છે આપણું આગળ ફિલ્મ પડી ગયેલી એ આખો વિડીયો આખો આમાં થયા કરે બદલાયા કરે છે એની જગ્યાએ જ છે એની જગ્યાએ જ એટલું બધું એ સૂક્ષ્મ એની સ્થિતિ છે કે દાદાએ પણ બહુ સારી રીતે સમજાવ્યું છે અને શાસ્ત્રોમાં તો એટલું બધું નથી સમજાયું કે મન એ અણુ અને પરમાણુ બેની વચ્ચેની આખી સ્થિતિ છે એની કરેલા કર્મની કરેલા એટલે ઉતારેલી ફિલ્મની શું કહ્યું ઉતારેલી ફિલ્મ અને આપણી ઉતારેલી ફિલ્મ આ બધી આવી બધી હોય પેલી આખું લાઈફનું બધું અંદર હોય આખું તે ચાલ્યા જ કરે હા અને મનમાં ચાલે એટલે અંદર ફરવરાટ થયા વગર રહે જ નહીં શું કહ્યું ફરવરાટ થયા વગર ફરવરાટ <laughs> તમે પણ સર્વરાટ એ સને આમાં હું ફેર પડ્યો હોય અજમાગદી પેલું સંસ્કૃત છે એટલો જ ફેર કાઠિયાવાડી ભાષા છે પ્રાકૃત છે હ સમજાયું ને દાદાજી એ પ્લાનમાં ઈચ્છા મળે એટલે યોજના થઈ જાય એવું છે ને કે આપણે ભરીને ઈચ્છાઓ બધી લઈને આવ્યા છે બધું જ છે મનમાં તૈયાર અને વાણીમાંય આવે છે એટલે આ વ્યવહારમાં આવ્યા વગર રહે જ નહીં બધું એ બધી છે જ ઈચ્છાઓ અને શાને માટે આવી છે કે ખાલી થવા માટે ભરાઈ પડેલી તે આખું જેને આવવું તો પડે ને અહીંયા આગળ શું એટલે જ્યારે મન તૈયાર થઈ ગયું તે મન અહીંયા આવી પડ્યું બે જુદા છે પાછા એટલે કે એની દશાઓ જુદી છે અવસ્થાઓ જુદી છે પેલી ચાર્જ અવસ્થા હતી અત્યારે ડિસ્ચાર્જ અવસ્થા છે એટલે આપણે પેલું પૂરણ હતું અહીંયા ગલન થાય છે નહીં સમજાયું હા એટલે ગલન થવા માટે એને આવવું તો પડે ને અહીંયા આગળ બોલ ને હા આવવું કે તે જ ચાર્જ થતું તે જ ગલન કરી ને કઈથી કોને હોય કોઈ ભલભલાને <laughs> એના માટે માથાકૂટો કરે છે વિતરાગ ભગવંતો ના કેવો જ્ઞાની કેટલી એ થાય છે નહીં સમજાયું કે મહાત્મા હતા નસીબદાર છીએ આપણે કે આપણને ખ્યાલ છે કે મન તે નહીં મન તો મેઘાનું કે તારું હે તારું નહીં ને તો તું કોણ છું શુદ્ધ આત્મા એટલે પછી ભણે છે છોકરી તો બધા ખ્યાલ છે મારું નહીં ને હું કોણ એ તો બે નોખું જ પડી ગયું આખું સમજાયું ને હું એટલે હોમ ડિપાર્ટમેન્ટ સમજાયું અને મારું નહીં એ બધું ફોરિન ડિપાર્ટમેન્ટ ખરું કે નહીં ઘરમાં આવું તો તારે ઘરના જેવી રહું અને બહાર જવું એટલે પછી બહાર જેવી રહું એવું કરું નહીં બહાર રહું એમાં ઘરના જેવી રહું તો શું દશા થાય તારી ચાલે કોઈ ચલાવી લે ખરું કોઈ જ ના ચલાવે અને ઘરમાં હું બહારના જેવી રહું તો તાર મમ્મી તો તાર બા તો બધા ડાયા છે કે તને ચલાવી લે પણ પછી ધીમે રહીને ખે કરે આ શું તોફાન માંડ્યું આ બધું બે જુદું જ છે આ તો સીધી સાદી ફોરેનનો હોમ કેટલું સરસ દાદાએ આપણને આપ્યું છે હમ એટલે ધીરુભાઈ આપણે બધી બને તેટલી આજની ભાષામાં સાદી ભાષામાં લાવી દેવું પણ દાદાને આપતા સૂત્રો બધાને ગમ્યા બહુ ને એટલે મૂક્યા છે બહુ સરસ પણ એ તો એક એક આપતા સૂત્ર રિસર્ચ માગે છે બહુ મોટી એટલો જેની એવી શક્તિ બધી ખીલાવાનું હોય ને એના પર ઘણું બધું નીકળી શકે છે અમારા પેલા કિરીટભાઈ મહેતા અમેરિકાથી આવ્યા છે એમને આખી અમને લાઈફ જ આમાં ગઈ કેટલી બધી ડિગ્રીઓ ડૉક્ટરેટ બધું જ રીતે એમને હા અને બે એમને ઘરમાં ઝઘડા થાય તો સમાધાન કરાયા આવે પાછા અને એને ક્લાસેય લે ખરા ત્યાં આગળ કાઉન્સેલિંગ કે છે અને ત્યાં કાઉન્સેલિંગ એમની લાઈફ એવી ગઈ આખી લાઈફ એમની જોડે હું તો ગયો તો ખરો તમે જુઓ જ ખરા કેવો ક્લાસ લો છો તમે એક કે બે વખત લઈ ગયા હતા મને તે બધા બે ચાર પાંચ સાત હોય ને બધા એટલે યોજનામાં આપણે કરતા ભાવમાં સેજે યોજના વસ્તુ જુદી છે યોજના બધું ડાયરેક્શન કહેવાય શું પછી પ્રોડ્યુસર આવે પ્રોડ્યુસ તો થઈ ગયો પછી એને બધું ખાલી કોણ કરે જે પૂરાયો તે જ ખાલી થાય બીજો ખવાય બીજો કોણ થાય ત્યાર પછી સીધી વાત છે દાદા એ બહુ સમજાયું છે આ વ્યવહારને હમ અને શુદ્ધાત્મા પૂરાતા નથી ખાલી નથી કાયમના જ છે એ તો એમને બધા ઊંચું નથી થતા નીચા નથી થતા બધી રીતે એમને દશા દિશા નથી વિદિશા નથી કશું જ નથી એમને હમ અને છતાંય આ દિશા વિદિશા ને બધા એની જોડે સારી રીતે છે બધી રીતે એટલે આપણે આપણી જોડે જ રહેવું જોઈએ ને જો તું મેઘા જોડે ના રહું તો મેઘાને ખોટું લાગે કે નહીં તું રહું કેવી રીતે રહું બોલ બોલ ને જરી મેઘા જોડે તું કેવી રીતે રહું શુદ્ધ હે મોટેથી બોલ ને શુદ્ધ શુદ્ધાત્મા શુદ્ધાત્મા તરીકે તો મેઘાન તો ખાવા પડે ને કે આ કેટલા સરસ છે હે મારી જોડે છે પણ આ મને બાજી નથી પડતા તે મને હરખી રીતે જીવાય ના દે એવું નથી કરતા નહીં તો મેઘાન તું બાજી જ પડું તો મેઘાને જીવવાનું કેટલું અઘરું થઈ પડે એ બિચારી આવી હોય એને જીવવાનું હોય તો એને ના જીવવા દઉં તું સરખી એટલે એને જોડે રહીએ સારું ને એટલે એને પડોશી કહેવાય હા નેબર રિલેશન શું કહ્યું તો મેઘા તારી નેબર છે કે શું છે તું પોતે નહીં ને હા તો નેબર રિલેશન તો સાચવવું જોઈએ ને હે તો પછી તારા મમ્મી જોડે સાચવવું જોઈએ કે નહીં હે અને કોઈ વખત એમને દુઃખ થાય તો આ માફી માગેલું ને તું અંદરથી થાય એવું છે બધું શું કોણ શું દાદા આમાં યોજના તો કરવાની હોતી જ નથી ને કોણ યોજના કરવાની હોતી હોય જ નહીં તો મને બહુ જોયો નથી શું નામ ખંભાતથી ખંભાતથી શું નામ ધર્મેશ હે ધર્મેશ કઈ ગયા ખંભાત વાળા ધર્મેશ બહુ પરિચય નથી લાગતો ના એટલે આવું પૂછ્યું નકામું છે તારું તારું નકામું છે તને મજા નહીં આવે એવું નહીં આમાં તો યોજના તો કરવાની હોય નહીં પણ થઈ જ જાય તો છોડી દે ને વાત આવે યોજના તને સમજ નહીં પડે યોજના એટલે તને સમજ છે કઈ શું યોજના કોને કહેવાય એ તો ખબર નહીં એટલે તમને પૂછું હે ખ્યાલ નથી આ છોકરી આર્કિટેક્ચરનું ભણે છે ને તો આર્કિટેક્ચર કરી યોજના કરે નહીં ત્યાં સુધી મકાન કે બિલ્ડિંગ કે કશું થાય જ નહીં બરાબર એ યોજના કરે પછી બધું થઈ જાય પણ તે વખતે બનાવે છે મકાન ના એ નથી બનાવતી નહીં પણ કાગળ પરથી ચિત્રાય છે કે નહીં તે ચિત્રામણ બધી યોજના કહેવાય બરાબર આમ કરીશ ને તેમ કરીશ ને આવું કરવું સારું ને પેલું કરવું સારું ફલાનું ને ઢીકણું ને એ બધી યોજનાઓ પણ તારે બહુ વધારે બોલીશ નહીં તું હજુ તારા પરિચયમાં નથી આમાં વધારે શું ખંભાતમાં છું તને ગમે તો ખરું આ વસ્તુ જ એવી છે હા આમ તો બહુ સુંદર છે પણ શું પણ વાગે એવી નથી આપણને પણ છે તો નક્કર સોનાની બનેલી કેવું છે આ તો અક્રમ વિજ્ઞાન કહેવાય બહુ સમજા બેહી રહેજે હા હા અને આ તારા ખંભાતના આટલા બધા બ્રહ્મચારીઓ પડ્યા છે એમની જોડે સમજવું તો કામ લાગે તને હા પેલા શાસ્ત્રી છે આપણા સમજો આપણે પરિચય નથી આને સત્સંગમાં આવે છે એટલું જ છે એ તો ગોટાળા થાય પણ તારે આપતા વાણી વાંચવી તારે એમાં પહેલી આપતા વાણી વાંચજે તને મળે તો એને તો એમાં તને બધું ખ્યાલ આવશે જ હા પછી બીજું છે સૂત્ર પાંચસો ને પાંચ ક્રિયાઓ બદલવાની નથી તારી દ્રષ્ટિ જ બદલ ને આ બધી છે આ તો આપતા સૂત્ર છે પણ બીજા બહારના કંઈ વાત કરવા માટે તમારે આખું તમારે પોતે જ તમારા સ્વરૂપે રહેવું પડશે અંદર સમજણ સ્વરૂપે ખીલેલું ના હોય ત્યાંથી મજા નહીં આવે આ સમજાયું એમાં શું કર તમે સાથી મૂક્યું આ એટલે ક્રિયાઓ બદલવાની નથી એટલે ક્રિયાઓ જે થઈ રહી છે એ તો ઇટ હેપન્સ છે ને એવું છે ને ક્રિયાઓ ક્રિયાઓથી ક્રિયાઓની દ્રષ્ટિથી છે શું ક્રિયાઓ ક્રિયાઓની ક્રિયાઓની દ્રષ્ટિએ કર્મની દ્રષ્ટિ છે શું કહ્યું ક્રિયાઓની દ્રષ્ટિએ કરવાની દ્રષ્ટિ અને કર્મની દ્રષ્ટિ છે એવા ચશ્મા લઈને પહેરીને આવ્યો છે જેવા એવા દેખાય એ પ્રમાણે ક્રિયાઓ થાય છે કર્મની દ્રષ્ટિ તો થયા જ ને બરોબર પછી એ ચશ્માને પછી જેવા ચશ્મા તો જુએ તો હમ એને પીરા હોય તો બધું પીરું દેખાય સમજાયું પણ આંખો પીરી થાય ત્યારે બધા કહે છે આ પીડિયો થયો છે એવું કહી દે પાછા એટલે પછી એને ઝારો કહે છે ઝારો <laughs> ના ક્રિયાઓ અને દ્રષ્ટિ સમજાયું ને એટલે દ્રષ્ટિ શબ્દ બહુ અગત્યનો છે એટલે દ્રષ્ટિ છે તે આ સંસારમાં વ્યવહારમાં વ્યવહારની રીતે છે અને આત્મા એ કરીને આત્માનું જ્ઞાન છે જેને તે આત્માના જ્ઞાને કરીને એમને આત્મિક દ્રષ્ટિ છે એને આધ્યાત્મિક કહેવાય છે એટલે અધ્યાત્મ એ દ્રષ્ટિ આધારિત છે શું કહ્યું અધ્યાત્મ એ દ્રષ્ટિ એને વિચારથી કોઈ લાખ અધ્યાત્મ પેદા કરવા જાય ના થાય આ બુદ્ધિ થોડી થાય બુદ્ધિનો વિકાસ થાય જરા સતેજ થાય એ બધું થાય અધ્યાત્મ આજે આખા ભારતમાં મોટા મોટા વિચારકો ને બધા લોકો છે અધ્યાત્મને સંબંધમાં આજે આ દાદાએ ભેદ પાડ્યો ખુલ્લું કર્યું અધ્યાત્મ એ દ્રષ્ટિ છે એ વિચાર નથી સમજાયું ને બુદ્ધિએ કરીને તો વાત જ જુદી રહી પણ વિચાર પણ નથી કહ્યું એટલે મન ઉપર જનારા બધા હોય બુદ્ધિ પર જનારા હોય આ એકાગ્રતા ધ્યાન યોગ ને બધું કેટલું બધું પાર વગરનું છે દ્રષ્ટિ દ્રષ્ટિ એવી સૃષ્ટિ પાછું બોલાય ખરા બધા જ જાણે છે દ્રષ્ટિ એવી સૃષ્ટિ પરદેશમાં છોકરાઓને શીખવાડે છે તું જો જોઈને શીખ કે છે શું કે છે જોઈને શીખ કિન્ડર ગાર્ટનના ક્લાસોમાં છોકરાઓને શીખવાડે છે રમકડા બમકડા બધું મૂકે છે આખું એટલે જેવું જુએ એટલે એટલું ખ્યાલ આવતું જાય જેવું તમે જોશો તેવું શીખશો એવું કે છે એ વ્યવહારની વાત છે આખી સમજાયું પણ જોવાનું કોનું કોણ જુએ એ વાત છે કે જોનારો તો જોઈશે ને ચોક્કસ હમ એટલે આ વાત દ્રષ્ટિ આવી એટલે કે દ્રષ્ટિ દ્રશ્ય અને દેખનારો શું કહ્યું દ્રશ્ય દ્રશ્ય અને દેખનારો ઓળી છે તો આંખ જુએ છે અને આંખથી જોવાની ક્રિયા થાય છે બરોબર એટલે આંખ તો પ્રકાશમય છે જ આખું છે અને જોવાની ક્રિયા થાય છે તમારે ઓળીને જોવાની અને એ જોવાની ક્રિયા થાય છે તો ખબર પડે છે કે આ ઓરી છે પરંતુ આંખ દજાઈ નહીં કશું થયું આંખને એવું દ્રષ્ટિ એ દ્રષ્ટિ પ્રકાશ પ્રકાશ ઉપર છે બધું આખું સમજાયું ને પ્રકાશ સ્વયં દ્રષ્ટિ નથી ઓહો પ્રકાશ સ્વયં દ્રષ્ટિ નથી પરંતુ એ દ્રશ્યને દેખનારો પ્રકાશ છે પણ એવું કોઈ જાણતું જ નથી એટલે દ્રશ્ય તે જ હું છું એવું જાણે એટલે એને બધી અસરો થયા કરે છે ચાલે જ એટલે આ વાત તમે શું વધારે તમારે શું કઢાવવું છે એમાં આવું તો બધું ના ચાલે સત્સંગમાં મહાત્માઓને ચાલી જશે બધું ભલે ભલે હા આગળ જઈએ હાજી તમે કયા આધારે મૂક્યું તો આપતા સૂત્ર સમજવા માટે એટલે આ જે ક્રિયાઓ થાય છે ને એમાં દ્રષ્ટિની યુટિલિટી કેવી રીતે આપણે કરી શકીએ એમ શાની યુટિલિટી દ્રષ્ટિ દ્રષ્ટિ કેવી રીતે વાપરી શકીએ કે આ દ્રષ્ટિ વપરાણી આ ક્રિયા દરમિયાન એમ આપણા સ્વભાવથી હા હા સૌ દેખવાનો દેખવાનો સ્વભાવ ખરો ને બરોબર છે હા એને દર્શન શબ્દ વગેરે દર્શન તો બહુ અઘરો શબ્દ છે એ તો વ્યવહારમાં વપરાય છે વ્યવહારમાં વપરાય છે દર્શન એટલે શું કહો વ્યવહારમાં બધા નથી કહેતા ઓ તમે તો બહુ બહુ દાડે તમારે દર્શન થયા એવું બોલીએ છીએ ને આપણે બહુ દાડે દર્શન થયા તે પેલા એને શું સમજાય દર્શનને એ દ્રષ્ટિથી જોવાને આંખોથી આંખોથી આંખોથી એટલે આંખો જુએ છે તેને હું જ જોનાર છું એવું કે છે નથી સમજાયું એ તો છે એવી રીતે સમજાતું હતું ને પેલા આખો દેખાડે છે તે હું દેખું છું એમ કે છે હા એ પણ હવે ક્યાં એવું પણ એ તો છે જ ને કાને સાંભળ્યું તો કે હું સાંભળું છું જીભ હરવાની તો કે હું બોલું છું એ જ ભૂલો હતી ને એ આપણે એ કેમ બોલવાની જતું છે એ બરોબર છે પણ એ હજી થાય છે એટલે કહું છું એ થાય જ ને કારણ કે વ્યવહાર ભરીને લાયા છે ને આપણે ખાલી થાય છે ને બધો ખાલી થાય છે આટલું જ જોવાની જરૂર બીજું કશું જ નથી જેવું ભરાયું હોય એ જ ખાલી થાય અને બીજું ના થાય જેવા ભાવે વીટાયું એવા જ ભાવે ઉકલે આ માટો પડ્યો હોય ને અને આપણે આજે સીધા થયા આમ ઉકલવા જઈએ તો કેમ કરીને ઉકલે તે વખત ગુચારો થાય અંદર એટલે એને સફોકેશન કરવું આ તે બધું થયા કરે એટલે જેવા ભાવે હોય તેવા ભાવે અમે દાદાને પૂછ્યું હતું એક વખત અમારે પેલું રત્નાગીરી કામ બધે બધું ફરફર બહુ કરવું પડે ને તે જ્યારે પાંચ પંદર દાડે જવાનું થયું આમાં મહેન્દ્રભાઈ તો સાઇટ ઉપર જ ના હોય એમને તો પછી શહેરનું બધું મુંબઈ જે બધું કેટલું જાત જાતનું જોવાનું મળે હરખું અને ત્યાં તો અમારે કોઈ હિન્દી કોઈ મિંદીન કોઈ ના હોય અંદર <laughs> હે રત્નાગીરી તે વખતના જમાનામાં બધું દેશ નિકાલ જેવું હતું આખું જુદું જ પડી જતું હતું એ કિનારો આખો છેક ગોવા સુધીનો સમજાયું એટલે દાદા કહું આપણે તો એક વાર તમે ગયા હતા પૂછ્યું દાદા કાંક આપણે એવું કેવું લાયા છે આ જ્ઞાન આવું સરસ ને આના પર કેવું તો કે ભાઈ જેવા ભાવે ભરેલું એવા ભાવે ઉકલે કે છે શું તે આપણે બહુ મૂર્તિઓને બુદ્ધિઓ ઘડનારા બધા હતા આત્મા માટે જ ફરેલા બધા પણ ઘડનારા હતા ને તેમાં આપણે એલિફન્ટ આવી પડ્યું આ શું કરીએ <laughs> એની એ જ ગુફાઓ રે એ મૂર્તિ આવી મહેન્દ્રભાઈ એવું કહ્યું હતું મને જવાબ આપેલો મને હે અમે પેલી ઔરંગાબાદની ગુફાઓને બધું જોવા ગઈએ ને ત્યારે આ વસ્તુ કરેલી છે આપણે કર્યું છે શું બીજું આ ભારતની સંસ્કૃતિ એવી છે બધી હમ ભારતની સંસ્કૃતિ બધા સાધુપણું કરીને આવેલા કંઈ કઈ કઈ તાલ નથી બહુ તાલમાંથી નીકળીને આવ્યા તારે આ કષાયમાં બેઠા કષાયમાં પેશું નાની ગમે તેવી વાત નથી નાની સુની તો બહુ અઘરી અઘરી વાત છે બરોબર છે કષાય કશાય પડે કશાય જીવન જીવવું કે જેવી તેવી વાત છે તમે હું સમજો એટલે ત્યારે મિથ્યાત્વ ગુણસ્થાન ગુણસ્થાન કહ્યું એટલે જૈન દર્શનમાં ગયું શું કહ્યું જૈન દર્શનમાં ગુણસ્થાન કહ્યું સાહેબ એટલે વ્યવહારમાં એને ખબર છે કે આ મને ભ્રાંતિ આ કેમ આ બધું દેખાય છે ડબલ ડબલ કેમ દેખાય છે કે છે મિથ્યાત્વ એને ગુણસ્થાન કહ્યું અને એની નીચે બધા હોય તેને ઓગ સંજ્ઞા શાસ્ત્રોમાં કહ્યું ઓગ એટલે બધા સામાન્ય ભાવે પછી બધા સામાન્ય એને આમાં પેસના ટાઈમ બહુ ઘણો ટાઈમ લાગશે હા મેં તો બહુ કડક શબ્દોમાં દાદાને સાંભળ્યા છે આપણે જેમને પરિચયમાં આવ્યા છે બધાને ખ્યાલ તો હશે કે આજે જૈન સમાજમાં સંયમમાં પણ વ્યવહાર યથાર્થ વ્યવહાર સમકિત હોય ઘણા જૂજ કહેવાય જૂજ જૂજ અને જૂજ હોય તે બહાર નહીં નીકળે આ વ્યવહારની વાત કરીએ છીએ આમ આમ જાહેરમાં ના નીકળે ના કહેવાય અને આચાર્ય સાહેબ હું બોલાય નહીં અમારાથી આ તો તમને બધાને આજે બહુ એ પેસી ગયો ને અંદર એ એને નીકળે એટલા માટે દાદા ભગવાનની વાણી નીકળતી હતી આપણા અંદર ડિસ્ચાર્જમાં ઊંધા ભરાઈ ગયેલા હતા ને બધા એ આજે હવરા પ્રણાલી નીકળ્યા નીકળતા જાય એના માટે હતું નહીં કે કોઈને વળવા માટે કાને માટે હવે આ ના સમજીએ ને આપણે બાફીએ શું થાય હમ આપણી પર બહુ ભરી પડ્યું છે બધું નહીં સમજાયું એટલે એ કહે છે અમારે પછી પ્રતિક્રમણ કરવા જ પડે આ સ્યાદવાદ ના કહેવાય હા ના ચાલે વિતરાગ વાણી આવી ના વિતરાગમાં પણ આ કાળ એવો છે કરે શું કાળ છે કાળ છે કાળના હિસાબે જે કાળમાં જે ભાષા ચાલતી એ પ્રમાણે બધું શાસ્ત્ર ને બધું જ્ઞાન નીકળે કરે સમજાયું ને આજે માહિર ભગવાનના વખતનું જ્ઞાન આજે કાઢવા જાવ પણ બધા કરે જ છે ને માં તમે શું કરો તો પછી <laughs> સમયસારજી કેટલું વાંચ વાંચ કર્યું અને પાછું સમયસારમાં પેલા અનુવાદ કરનારા લખે આ નિશ્ચય શાસ્ત્ર છે હવે કુનકુંદાચાર્યજી પોતે એવું નથી લખ્યું લો એમને પોતે નથી એમના એમના ગાથાઓમાં એવું નથી આવતું પણ આ ટ્રાન્સલેશન કરે છે તો ગાથા તાટલી અને એક શબ્દ સમજાવવા માટે દસ શબ્દ મૂકવા પડે છે એ શું કરે પણ એ તો અસલ પ્રાકૃત જાણે અર્ધમાગથી જાણે એના માટેનું કામ છે અસલ મૂળ ઉપર જ જોવું જોઈએ પરંતુ જે અમને ચંદ્રકાંતભાઈને દાદાએ ચંદ્રકાંતભાઈને હતા ખાસ કહેલું ચંદ્રકાંત ક્યાં ગયા અમારા આવ્યા છે કાજે આ મુંબઈ ગયા છે તો બરાબર છે એ કહેતા હતા સમય સાજે તો દેવતા છે સીધો ના પકડાય એને ચીપિયો જોઈએ ચીપિયો સમજાયું આપણા માટે ઉપયોગ શબ્દ છે શું કહ્યું ઉપયોગ હા ઉપયોગરૂપી દિવ્યકરણથી આપણે બધા વ્યવહારને એ આપણે અકર્તા છે એવું સમજ સમજવા માટે એ વ્યવહારમાં એ રીતે રહેવાનું એને દિવ્યકરણ કહે છે કરણ શબ્દ તો ક્રિયાશીલતાને કહે છે ને બધું અને સ્વભાવની પ્રભાવની બે હોય છે ને આ જ વાત છે એટલે આ બે આજ્ઞા બધું જ આવી જાય છે કે વ્યવહાર આમ વ્યવહાર છે નિશ્ચય નિશ્ચય વ્યવહાર સમજી શું વ્યવહાર વ્યવહાર એટલે હું તું કોણ વ્યવહારથી હું શુદ્ધાત્મા છું અને નિશ્ચયથી હું ભેગા છું ને તો હું મને ભૂલ મને ખબર નહીં ના કહી દીધું જો એને ખબર પડે છે ખબર પડે છે એને બધી બધાને ખબર પડે શું પાંચસો સાત પરમ વિનયથી જ મોક્ષ છે ક્રિયાઓ કરવાની નથી પરમ વિનયમાં આવવાનું છે આ વિનય શબ્દ બહુ ગંભીર છે વિનય શબ્દ પોતાને આત્મજ્ઞાન થયા પછી એ દ્રષ્ટિ સ્વરૂપે આત્મજ્ઞાન વ્યવહારમાં બધે કામમાં ના કરે ત્યાં સુધી એ જ્ઞાન મળતાની સાથે જ એ વિનયમાં પ્રવેશ કરે છે એ તો શરૂઆત છે એની ત્યાં સુધી વિનય નામનો ગુણ પાઘર્યો જ નહોતો કોઈ દિવસે જ્યાં સુધી અજ્ઞાન ને અજ્ઞાનની અસ્થિ છે ત્યાં સુધી વિનય ગુણ ના હોય કોઈનામાં વિનયગુણ તો વિતરાગતાનું પહેલું પગથિયું લક્ષણ છે એનું તો વિનયગુણ બહુ મોટો પરંતુ આ વ્યવહારમાં વિનય વિનય શબ્દ વાપરીએ છીએ એ વિવેકને માટે વાપરીએ છીએ એટલે વિવેક તો હોય જ માણસ છે તો માણસ સ્વરૂપે નહીં રહે તો કેવી રીતે રહેશે એને વિવેક કયો આ બધા જુદા જુદા ધર્મો કે ઇન્સાનિયત આ બધું કહે છે ને માણસાઈ મનુષ્યપણું જુદી જુદી બધા કહે છે હ્યુમેનિટી તો વિવેક વસ્તુ છે પણ વિવેક પછી એને આગળ આ સાચું કે ખોટું આ છે મને ગમે છે ખરું પણ અંદરથી બરાબર સ્વાદ નથી આ દુઃખ એવું એટલે સદવિવેક કે છે કે આ આ સુખ આવે મળે છે ખરું સુખ મને લાગે છે પણ રહેતું નથી ટકતું નથી તો ટકે એવું સુખ ક્યાં વિવેક કરે છે પોતે એટલે વધારે વિકાસ થયો એનો તો કંઈ વિચાર થયો એને પછી શોધખોળ કરવા લાગ્યો એને કહે સમજાયું ને એટલે કૃષ્ણ ભગવાને ગીતાજી વર્ણન કર્યું છે ને બધું હમ જિજ્ઞાસા પ્રગટ થવી એ જેવી તેવી વાત નથી જિજ્ઞાસુ એટલે શોધક ખોજક શું કહ્યું ખોજક હા સાચી વસ્તુ ખોરી રહ્યો છે શું છે શું છે આ એવી રીતે એ સદવિવેક સદવિવેક એટલે પોતે પોતાનું અહિત કરે એવામાં એને ખબર પડી જાય અહિત કરે એવું છે એટલે એને પોતાનું હિત સામાચ્ય સમજી એ હિત તરફ જાય અહિત તો એનું ખેંચશે જ એની બાજુ એનું કર્મ લઈને આવ્યો છે એનું ફળ છે મજા જ કરશે એટલે ગીતાજીમાં કર્મ કર્મ ફળ આ બધું જ અને જૈન દર્શનમાં કર્મ કર્મ ચેતના જ્ઞાન ચેતના અજ્ઞાન આ બધું બધી રીતે બધું સરળ કર્યું છે એટલે તો આ તો અક્રમ વિજ્ઞાન એટલે સીધે સીધું આપ્યું ને આખો અર્ક બધો ટોટલ જ મૂકી દીધો અને વ્યવહાર બાકી રાખ્યો એ તો જવાબદારી એમની લીધી જબરજસ્ત જવાબદારી મોટી અને જવાબદારી ના સમજીએ તો દાદાને શું સમજે આપણે સાચવ્યા શું આપણે બહુ સમજવા જેવું છે એટલે પોતાના નિરાતે અંદર રહ્યા જ કરવું પડે આપણે શું કહ્યું બરોબર છે એટલે આ ક્રિયાઓની જ મોટી ભાંજગડ છે કે આ હું કરું છું કે કોણ કરે છે શું એની જ તપાસ રાખ્યા કરે બધું બહુ મુશ્કેલી છે એમાં ત્યાં ભગવાન ને ભગવાન આ બધી ઘણી બધી વાતો આવી સમજાયું ને બધા વ્યવસ્થિત જાણતા નથી કે એક શક્તિ છે શક્તિ તરીકે કામ કરી રહી છે વ્યવસ્થિત વ્યવસ્થિત એટલે સંચાલન શક્તિ અને સમગ્ર શક્તિ તરીકે એટલે કે આખો આ સંસાર ભાગ આખો બધો ચલાવનારી શું સમસ્ત સૃષ્ટિને ચલાવનારી શક્તિ અને એમાંય મનુષ્યો મુખ્ય છે એટલે મનુષ્ય વ્યવસ્થિત શક્તિથી જેમ સંચલન થાય છે એ સંચલન એ વ્યવસ્થિત શક્તિ સ્વયં નથી સંચલન કરતી એના માટે એનું સહાયક તત્વ છે જ્ઞાન છે તો એના જ્ઞાનથી જાણવા માટે એમની એ જ્ઞાન પ્રકાશની ક્રિયા છે જ્ઞાતાપણે એ જ્ઞાતાપણે હોય નહીં ક્રિયા વિકસેલી ત્યાં સુધી આ જ્ઞેય છે ના સમજાય એવી રીતે આ કુદરત મારફતે કે છે એટલે કુદરત એટલે કુદરતને મનુષ્યનું બધું એક એક જોડાણ એટલું બધું નજીકનું છે કે કુદરત એ જ મનુષ્ય છે અને માનવ એ જ કુદરત છે એનો એટલો બધો ગાઢો રિશ્તો છે બહુ ગાઢો રિશ્તો છે અને ખાસ મનુષ્યને ખાસ લાગુ પડે છે આ કાળમાં તો બહુ વિશેષ કરીને વિશેષે વિશેષ કરીને સમજાયું જેમ જેમ બુદ્ધિ વધારે થતી જાય છે તેમ તેમ આ વધતું છે તોફાન વધે અને જાણે કે આ જલ્દી પાછળ પડ્યું હોય મોટો ડેમ હોય બંધ તૂટ્યો પાણી આવ્યું ધડધડ કરતું ભાગો બધા એવું જ હાલત થઈ ગઈ છે આજે એવું થયું કાંતિભાઈ <laughs> બોલે નહીં કોઈ કોઈને કોણ કોને કહેવા રે કોઈ કહે નહીં એટલે ક્રિયાઓ કરવાની નથી વિનયથી જ મોક્ષ છે વિનયથી મોક્ષ એટલે કે સમજણથી મોક્ષ અને એમાં પછી આ પરમ વિનય એ ધીમે ધીમે એકદમ ના આવે વિનય એટલે આપણે આપણો વ્યવહારથી કનુભાઈનો અવિનય આપણે ના કરીએ ત્યારે અંદરથી આપણા અંતરાત્મા દશાએ કરીને વિનય ખીલતો જતો જાય ઓહો અંતરાત્મા દશાએ એ અંદર આખું બધું આખી અંદર ભૂમિ છે બધી એટલે કવિરાજે ગયું ને નગર અને ગલીને શેરીને ચૌટે કેવું કહ્યું એટલે બોલો નગર શેરી શેરી એટલે વૃત્તિઓ આપ બધી આપણી બધી બહાર હતી ને હવે અંદર ફરવા માંડી શેરીન ચૌટે ગુંજન એક જના જય નવી જે ધરતી એ અંતરાત્મા દશા ખીલે છે બધી નવીન વર્ષા એટલે આ આ બની રહેલું છે હું જોયા કરું છું આવી રીતે એટલે અંતરાત્મા દશાની આખી એ વર્ષા એટલે અત્યારે વરસાદ દાદા હતા કે છે કે અમે કે કચ્છમાં ગયા ખિસ્સીભાઈ લઈ ગયા કચ્છમાં ગયા ત્યાર પછી તો વરસાદ જોયો કચ્છે હતો પહેલાં પણ હાવ ઠેક હતું જ નહીં નાતા જેવો જ આજે તો કચ્છમાં એવરેજ દસ બાર પંદર લખે છે લોકો કચ્છ એટલું સુખી થઈ ગયું છે લોકો તો બધા પૈસા બનાવવા લાગ્યા કેટલા પૈસા મળવા લાગ્યા બધા સમજો એટલે વરસાદો આયા આ બધા થયું ને બીજી આ બીજા યુદ્ધ પછી સેકન્ડ વોર વોર પછી દાદા હાજરી થઈ ત્યાર પછી આ કંઈક રસકસ આવ્યો વરસાદમાં રસકસ આવ્યો ધરતીમાં આવ્યો સમજ્યું એવું છે છે કે નહીં એવું એક્ઝેક્ટ હમ તો દિલ્હી દિલ્હીમાં રાજ કરવું હોય પણ વરસાદ કેવો પડ્યો કેવો ને એના પર કરે કે પછી <laughs> પોતાની રીતે <laughs> અત્યારથી ગોઠવણી કરે બધી એટલે ક્રિયાઓ પરમ વિનયથી જ મોક્ષ છે વિનય ને પરમ વિનય બહુ મોટી વસ્તુ છે મહાત્માઓ માટે એટલે આજ્ઞા ધર્મ એ પોતે વિનય ગુણ ખીલવે છે અને એનાથી આપણને પરમ વિનય આપણને બધાને આપણે અકર્તા અને બીજાને અકર્તા જ જોઈએ બધા કરવાપાળાના જીવનમાં બધા પૂરા કરવાપાળાના જો જાત જાતનું હોય આપણે પોતાએ બધાએ બહારના વ્યવહારમાં બહુ સ્પર્શમાં ના આવવું હોય તો આ વગર ચાલે જ નહીં ને જેવો હિસાબે હિસાબ કોઈને છોડે નહીં સમજાયું ને તો એમાં આ રીતે હમ અને એક જ ભાવ તમારા પુલિનભાઈ સાહેબને બહુ ગમી ગયું તો કેલેન્ડર બનાવી દીધું એને પાંચ આજ્ઞા બધું પાકું થવા માટે સર સારું બનાવ્યું છે ખોટું નથી હું તો રોજ ફેરવું છું રોજ જોઈને જોઈ લઉં આપણે દાડો છે રોજ જોવાનું પાછું તમે જોયું ખબર છે ને તમને કાંતિભાઈ બહુ મજાનું છે ખરેખર મેળવી લેજો હા મેળવી લેજો એક આપણે કોઈ એમને કાંતિબીન પહોંચાડજો હમ તું તારે જ પહોંચાડવું ના નાના છે તારા છેલ્લું ક્રિયાકાંડ તો તું લઈને જ આવેલો છે જ્ઞાનકાંડ કરવાનું છે શુદ્ધ ક્રિયાકાંડ એ જ્ઞાનકાંડનું પરિણામ છે જ્ઞાનકાંડ એટલે આપણે જ્ઞાતા દ્રષ્ટા ભાવે આ એક નંબરની ફાઇલ જોડે રહેવું એ જ્ઞાનકાંડ કહેવાય અને એક નંબરની ફાઇલ જે જીવે જાય છે જીવે છે એ એના ક્રિયાકાંડથી જીવે છે કારણ કે એ હાલવારી ચાલવારી બોલવાવાળી સુવારી ખાવાવાળી બધું જ છે ને સાંભળવા એ બધી એ ક્રિયાકાંડ કહેવાય શરીરની ક્રિયાઓવાળો ભાગ છે એ બધો ક્રિયાકાંડવાળો કહેવાય અને આત્મજ્ઞાનવાળો ભાગવાળો છે બધો જ્ઞાનકાંડ કહેવાય જ્ઞાનકાંડ એટલે જ્ઞાતા દ્રષ્ટા ભાવે આપણે આ વ્યવહાર જોડે રહેવાનું ફાઇલ જોડે અને એવી રીતે રહેવાનું કે ફાઇલનો બધો હિસાબ છે ને બધો સરખો થઈ જાય શું એનું જમા ઉધારું બધું સરખું થઈ જાય એટલે ના કોઈની જોડે લેણું રહ્યું ના કોઈને દેવાનું રહ્યું શું કહ્યું આટલું જ જોવાનું અને જીવન બીજું કશું જ નથી કે દેવાનું જ છે દેવાળિયું છે આખું પણ દેવાળિયું છે એવું આપણને સાચો શેરબજારમાં હતો અને ખાનદાન આગળથી પણ નામના હતી પણ એક વખત એવું આવી પડ્યું કે બધા પોતાના સરાફીને પોતાના નામ પર બીજાને પૈસા હોય અને આજે હાલત એવી થઈ પડી ગયું બધું હા તે રોડપતિ થાય તો પણ પોતાનો સ્વભાવ ના છોડે ખાનદાન સ્વભાવ નહીં છોડે પહેલાંના જમાનામાં હતા હતા કોક કોક પણ બહુ બહુ જવલ્લે મળ્યા આવા અને પછી એના છોકરાઓ હોય ને છોકરાઓ પણ એ મારું આ અમારા દાદા અને અમારા બાપુજી છે ને એમના પરિચયમાં આવેલા એટલે એમાં ધંધા માટે એમને પૈસા દેવા પડતા હતા જોશી ફેમિલી હતું ઉમરેઠનું ઉમરેઠનું બહુ સુંદર એટલા બધા ખાનદાન એમના દીકરા હતા દિનુભાઈ કરીને પછી તો તો એ આખી જિંદગી ગયા પછી દિનુભાઈના છોકરાઓ પછી કહ્યું અમે બધાનું આપ ચૂકવી દઈશું આખી જિંદગી જીવ્યા હજુ છે એ લોકો દાખલો બનેલો એક આખો એટલે ક્રિયાકાંડને જ્ઞાનકાંડની વાત બહુ જુદી છે પણ અત્યારે તો બોલીને ફરી જાય કે છે એટલે તમે લાખ સહી કરાવવાની એગ્રીમેન્ટ કરો ને તો કે નકામું છે બધું કે છે તમારું થયું એ સાચું કે છે સમજ્યા ચાલો આ બીજું થઈ ગયું દસ તો વાગી ગયા આજે તો વરસાદે થોડુંક આપણે રાહત આપી કઈ ગયો હરીશ તો ગયા છે મુંબઈ હમ તે હવે આપણે મહાત્મા શું કરશો જરાક આ વરસાદ આવશે હવે કારણ કે મુંબઈમાં આવી ગયો સુરતમાં આવ્યો અને સૌરાષ્ટ્રમાં તો ધમધમા જ પડ્યો ધમધમાઈને પડ્યો વીસ વીસ ઇંચ એક જગાએ અને દસ બાર ઇંચ તો બધે પડ્યા છે બે ત્રણ ચાર પાંચ એટલે હવે આવી ગયું કે છે એટલે અહીંયા શરૂઆત થઈ થોડી આજે હમ પછી વહેલો વધતો ઓછો આયા કરશે પણ તમે નક્કી કરજો હવે જેવું વાતાવરણ એવું કરવાનું હમ કારણ કે બે ત્રણ મહિના પછી સ્વાધ્યાય આપણે સ્વાધ્યાય પડી જવાનું બીજું શું ચાતુર્માસ કહેવાય છે ને આ તો એટલે આપણો અંદરનો ચાતુર્માસ ચાલુ કરી દેવાનો બધાએ <laughs> સપ્ટેમ્બર મહિના સુધી હા એવું નહીં મને મનસભાઈ શું કહો છો આપણે બધા ચાતુર્માસ કહેવાય શું ચાતુર્માસ એટલે આ શરીરની ક્રિયાઓ બધી બહાર બધી વ્યવહારની ઓછી કરી દેવાની અને અંદરને બધું દમ દમાઈ નાખવાનું બધું સ્વાધ્યાય હા એ ચાતુર્માસ થયો સાહેબો એવું જ કરે ને હા ચાલો જઈ શકે પણ પછી સંઘ એમને બેસવા ના દે હરખા સંઘ બેસવા દે સાહેબ પણ મને આમ થાય છે તેમ થાય છે આમ જતા પછી એમને કાઢવો પડે ટાઈમ આ બે કલાક સુધી કશું નહીં તો દાદાને કહેતા હતા ને બારથી ચાર બારી પર કોઈ ના આવશો કે અમારે થોડો સમય જોઈએ ને અમારે પણ અને તે પાછું એમને વિધિઓ કરવા માટે જોવા વસ્તુ જોવા જેવી છે બધી હમ અને દિવસે ના મળે કે અમે રાતનો કાઢવો પડે શું કરીએ રાતે બધે ફરી વરીએ કે છે અને રાતનો ટાઈમ એવો ગમે તો આખી દુનિયામાં ફરી વરીએ બધે જ એવું આપણે બધાને મળેલું છે આ ચાતુર્માસમાં બહુ પાકું થાય હમ પછી તો આ પર્યુષણો આવશે ને આને આપતા પુત્રોને જે ધમધમાવશે આઠ દાડા આઠ દિવસ બરાબર છે ને ચાલો તો આજે આપણો સત્સંગ પૂરો થાય છે મહાત્માઓ અને આ લઈ લે ભાઈ તો નમો વિતરાગાય નમો વિતરાગાય નમો હરિહંતાણમ નમો હરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો નમો વજ્રાયાણમ નમો વજ્રાયાણમ નમો લોહી સવ સાવણમ નમો લોહી સવ સાવણમ એસો પંચ નમુકારો એસો પંચ નમુકારો સવ પાવપણાસણો સવ પાવપણાસણો મંગલાણમ ચ સવિસિમ મંગલાણમ ચ સવિસિમ પરમમ હવૈ મંગલમ પરમમ હવૈ મંગલમ ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ શિવાય ઓમ નમઃ શિવાય જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ શું આદાજી પંકજભાઈ જણાવવાનું છે આજના દિવસના નિમંત્રકમાં મહાત્મા ઓમ સંજીવભાઈ નાયક એમનો અજન્મા જન્મ દિવસ છે ઓમભાઈ આવ્યો જરા દાદાજી અને બીજા દાદાજી મહાત્મા ગુંજન ખરે એટલે વડોદરામાં છે તે ને એમનો દીકરો હા હા આ મીનાબેન રહે છે ને એની બાજુમાં એવું જય સચિદાન ચાલ બધાને બુધવારનો બધા મહાત્માઓ કે મહાત્માઓ આપતા પુત્ર સાહેબો આપ સૌ મને તું મને એટલે કોણ બોલને હે આ ઓમને અને અમારા સારા પરિવારને એના પર કૃપા વરસાવજો અને આશીર્વાદ આપજો કે જેથી અમને મને આ દાદા ભગવાનનું જ્ઞાન જે વિજ્ઞાન સ્વરૂપે છે તે એક્ઝેક્ટ સાયન્સથી સમજાય અને એના માટે અમે તમારાથી ઉપકૃત ભાવે જ અમે રહીશું એટલે ઉપકાર થયેલા એવું જ રહીશ ને તું ઓ, તું આ ગઈ है बच्ची तेरी ये तो- બીજા નિમંત્રક ગુંજનબેન ખરે છે भोपाल से आई हाँ है बोलो बोलो बोलो बोलो बोलो पाँच मिनट पाँच मिनट आइए आइए आइए हाँ और छोटा आया है कितना एक है दो के तीन एक ही बस हो गया नहीं આજે તો બધા સમજી ગયેલા છે જીવન દાદા કે છે હોય એને કંઈ નાખી દેવાના છે અને ના હોય એને બોલાવા જેવા નથી કે છે अरे वाह क्या नाम आपका आशीष आशीष आप कहाँ है भोपाल भोपाल भोपाल वाले हम्म अच्छा अच्छा हम्म चल खूब आशीर्वाद अपना ज्ञान बरोबर ने उसके उससे सीखना थोड़ा हाँ आपको सिखाना पड़ेगा उस करते हैं दादाजी अच्छा हाँ, ये वेरी त्रिमंत्र गुड इनको हाँ, आता वो तू करेगी तू करेगी ये हमारे सुरेश भाई की बच्ची हाँ चल जा खूब आशीर्वाद જય સચ્ચિદાનંદ. બુધવારે બહેનોનો રેગ્યુલર સત્સંગ બાબુ કાકાના હોલમાં રહેશે અને ગુરુવારનો રેગ્યુલર દાદાજીનો તથા આપતપુત્રનો સત્સંગ આપણે આ જગ્યાએ રાખ્યો છે પણ વાતાવરણના હિસાબે મહાત્માઓ થોડું પોતપોતાની રીતે સમજી ના લેશો મને લાગે છે કે ગુરુવાર જો આ- આવી રીતે સવારનો ચાલુ રાખવો હોય હવેથી ચોમાસા પૂરતો તો બાહુભાઈના હોલમાં નવથી દસ કરી શકો પણ એ લોકોને વાંધો આવશે વાંધો આવશે એટલે આપણે ચોમાસું જ રાખો ને આપણે ચાતુર્માસ આપણે ઉજવીએ બધા પછી બધાને ઠીક લાગે તમે નક્કી કરજો તમે તમારે ચાલો પણ વરસાદ વગર તો ચાલશે કોઈને બહુ જરૂર છે બહુ જરૂર છે અમારા મોદી સાહેબે રાહ જોઈને બેઠા છે <laughs> હે ઘણી જરૂર છે એના વગર તો ચાલે જ નહીં ગુરુવારનો સાધનો રેગ્યુલર સત્સંગ મહાત્મા ઇન્દિરાબેનના નિવાસસ્થાને છે એમનું એડ્રેસ છે બી બસો તેર આકાશગંગા ફ્લેટ દાયબર સોસાયટી બગીખાના પાસે જેનો સમય છે સાંજે સાડા પાંચથી સાડા સાત રેગ્યુલર સ્વરૂપ વિતરણ ભક્તિ તથા આપતોપુત્રો સત્સંગ જે સાધનો હોય છે એ આ વખતે ઇન્દિરાબેનના નિવાસસ્થાને છે અને શનિવારની રેગ્યુલર પ્રાતવિધિ મહાત્મા રંજનબેન મહેન્દ્રભાઈ પટેલ ઓગણીસ જલપરી સોસાયટી સિટીઝન સોસાયટી પાસે આત્મજ્યોતિ આશ્રમ ઇલોરા પાર્ક મુકામે રહેશે ઓકે ઓકે આ તો કહ્યું જય સચ્ચિદાનંદ દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાન